ઘટથી થોડું થોડું બધા કરવાનું છે સુંદરદાસ ને માધવદાસ ઉપર બહુ પ્રેમ હતો પછી એકવાર સુંદરદાસ ને મનમાં વિચાર આવ્યો કે જો માધવદાસ મહાપ્રભુજીના સેવક બને તો એનો ઉદ્ધાર થાય પછી એટલે એનું પછી એ માધવ સુંદરદાસ માધવદાસ ના પાસે ગયા અને કીધું કે તમે મહાપ્રભુજી ના સેવક થાવ તો તમારો આ જન્મ માં જ કૃતાર્થ થશે ત્યારે માધવદાસે કીધું કે ના મારું જે પણ છે એ બધું કૃષ્ણ ચૈતન્ય છે પછી સુંદરદાસ એમનો અહીંયા એટલે પોતાના ઘરે આવી ગયા પછી મહાપ્રભુજી જગન્નાથ રહીજી આવ્યા દર્શન કરવા આવ્યા હતા તો ત્યાં થોડાક દિવસ રહી ને પછી ત્યાંથી નીકળ્યા તો સુંદરદાસના ઘરે આવ્યા પછી અહીંયા સામગ્રી તે બધું બનાવ્યું અને ઠાકોરજીને આરોગ્યું ત્યારે ત્યારે માધવદાસ ના ઘરે આવ્યા અને સુંદરદાસની પાસે બેઠા પછી ત્યારે ભોગસરાનો સમય થયો હતો તો કરાયું તો માધવદાસે તે જોયું કે હાલ તો આખે આખો ભરેલો જ છે ત્યારે માધવદાસે સુંદરદાસને કીધું કે મહાપ્રભુજીના હાથનું તમારા ઠાકોરજી નથી આરોગતા તો પછી સુંદરદાસે કીધું કે કેમ તો માધવદાસે કીધું કે અહીંયા ભોગ ફેર્યો ત્યારે મેં જોયું તો આખે આખો થાલ તો ભરેલો જ હતો અને મારા ઘરે તો હું જેટલું ઠાકોરજીને ધરાવું તે બધું ઠાકોરજી આરોગી જાય છે તો સુંદરદાસે કીધું કે તો તમે શું ખાઓ છો તો માધવદાસ દાસે કીધું કે ઠાકોરજી ને હું ધરાવે એની પેલા થોડું કાઢીને રાખી દઉં છું ઈ હું ખાવ છું બાકી ઠાકોરજી ને ધરું છું તો ઠાકોરજી બધું ખાઈ જાય છે પછી માં પછી સુંદરદાસે ભોજન કર્યું પછી જયારે મહાપ્રભુ જોયું ત્યારે સુંદરદાસે તેને પૂછ્યું કે માધવદાસ ના ઠાકોરજી તો બધા બધી આરોગી જાય છે એમ કેમ તો મહાપ્રભુજીએ કીધું કે એટલે મહાપ્રભુજીએ કીધું કે એ તો મૂર્ખ છે એના ઘરે પ્રેત આવીને તે બધું ખાઈ જાય છે પછી ઠાકોરજી નો શ્રેયસ લાગે એ વસ્તુ ક્યારે ફૂટે નહીં એટલે ઠાકોરજી ના હાથ એમાં પડે તો એ કોઈ દિવસ ઘટે નહીં પછી ત્યારે થોડીક વારમાં માધવદાસ આવ્યા તો પછી મહાપ્રભુજીએ કીધું કે છે ને હું તું કાલે મહાપ્રભુજીએ તેને પોતા પાસે બોલાવી બોલાવ્યા અને પૂછ્યું કે તમારા ઘરે ઠાકોરજી છે તે બધુંય આરોગી જાય છે જેટલું તમે ધરો છો તો મહાપ્રભુ માધવદાસે કીધું કે હા જે માધવદાસે કીધું કે હા ત્યારે મહાપ્રભુજીએ કીધું કે હું કાલે કાલે તમે ભોગ ધરાવો તો એની પહેલા મને બોલાવજો હું ત્યાં આવીશ આગળ કોણ કરશે હવે આગળ વાર્તા કોણ કરશે એટલે એટલે પછી એટલે માધવદાસે જયારે ઠાકોરજી ને ભોગ ધર્યા ત્યારે તેને પીર નું સ્મરણ કર્યું તો ત્યારે શ્રી આચાર્યજી મંદિર ને બારે ઠાડા હતા ત્યારે ઓલો પીર આવી અને બધું ખાતો હતો ને એટલે પીર જયારે આવ્યો ત્યારે શ્રી આચાર્યજી તેને જોયો એટલે તે બળવા માંડ્યો અને બળી ને ભસ્મ થઈ ગયો ભાગી ગયો એટલે પછી એને કીધું બાબરુજીને કે આજે તો હું ભૂખ્યો રહ્યો પીરે કીધું કે આજે ભૂખ્યો રહ્યો ભૂખ્યો રહ્યો તમારે એટલે મહાપ્રભુજી એને ધમકી આપી કે હવે આજ સુધી ખાધું તે ખાધું આજ પછી કોઈ દિવસ આવતો નહીં તો ભસ્મ થઈ જશે એટલે રોતો રોતો ભાગી ગયો પછી પછી જયારે માધવદાસે ભોગ સરાવ્યા ત્યારે જોયું કે થાર તો ભરેલો હતો ત્યારે માધવદાસે કીધું કે તમે આવ્યા એટલે મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા ત્યાર પછી માધવદાસ એટલે શ્રી આચાર્યજી કઈ બોલ્યા નહીં અને પધાર્યા પછી સુંદર સુંદરદાસ ને ત્યાં ભોગ ધરી અને મહાપ્રભુજી પડી ગયા ત્યારે પછી મહાપ્રભુજી ના સેવકો ત્યાં જઈ અને માધવદાસ ને ખાટ ઉપરથી ઉતારી મહાપ્રભુજીના નહીં ઠાકોરજી એટલે ઠાકોરજીના બધા આંખ એટલે ખાટલા ઉપરથી માધવદાસ ને ઉતારી અને આંખ પર પટ્ટી બાંધી મારવા લાગ્યા લાગ્યા અને એટલે એમને બાંધવા મારવા લાગ્યા તો પછી માધવ દાસે કીધું કે ના સેવકે સેવકોએ મને કેમ મારો છો એમ પૂછ્યું તેમણે કહ્યું કે મહાપ્રભુજી તો ભગવત સ્વરૂપ છે તે બધું જાણે છે એમ કેમ કહ્યું કે તમારા કારણે મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા એટલે તને મારી છે અને પછી બીજી વાર તે હવે આવું સાચી વાત તો એ છે કે તારા ઘરમાં ભૂત આવીને ખાઈ જતો આશ્રય કરીને એને નિત્ય બોલાવતો એટલે એ આવીને ખાઈ જતો આજે મહાપ્રભુજી ના કારણે એમના દર્શન કરી અને પીર બળવા લાગ્યો અને ભાગી ગયો એટલે ખરેખર તો આટલા દિવસમાં આજે જ તારા ઠાકોરજી આરોગ્યા છે અને પછી ત્યારે માધવદાસે શું કહ્યું મેં મહાપ્રભુજીના સ્વરૂપને હું ઓળખ્યો નહીં અને પછી બધા સેવકોએ કીધું કે તું કાલે ને કાલે શ્રી મહાપ્રભુજી થી શ્રમા નહીં માંગે અને તું તેમની દીક્ષા નહીં લે તો અમે તને મારી નાખશું પછી તે સવારના પ્રાતઃકાલ તે માધવદાસ ગયા અને શ્રી આચાર્યજી ક્ષમા માંગી દંડવત કરી અને ક્ષમા માંગી પછી શ્રી આચાર્યજીએ ને વિનંતી કરી કે મહારાજ મને નામ કરાવો નામ સંભળાવો એટલે દીક્ષા આપો એને એ કહ્યું કે મારો પિતા જયારે મૃત્યુ પામ્યા ત્યારે એ કહી ગયા હતા કે તું આ રીતે પીધું કરતો રહેજે ભજન એટલે હું કરતો રહ્યો હતો અને બહાર દેખાડવા માટે મેં ઠાકોરજી પધરાવી રાખ્યા હતા હવે આપ મારા ઘરે પધારો મને શરણે લ્યો અને આપ જે પ્રકારે કયો તે પ્રકારે હું ઠાકોરજીની સેવા કરું પછી શ્રી આચાર્યજીએ એને નામ નામ નિવેદન કરાવ્યું ઘરે પધાર્યા અને ઘરે પધાર્યા અને ઠાકોરજી ને પંચાંગ સ્નાન કરાવી પાઠ એટલે બેસાડ્યા બિરાજાવ્યા આગળ કોણ કરે છે જે જે હું કરું એટલે પછી મહાપ્રભુજી એ બધી એટલે એમના ઘરે બધી રસોઈ કરી ને ભોગ ધર્યું એને એટલે એના પછી મહાપ્રભુજી માધુદાસ ને કીધું કે આ ગામમાં જેટલા વૈષ્ણવ છે બધાને બોલાવી લો તો પછી માધુદાસે કીધું કે એટલે મહાપ્રસાદ આટલું બધું છે નહીં કે આટલા બધા ને આપણે આપી શકીએ પછી મહા મહાપ્રભુજીએ કીધું કે આપણે મહાપ્રસાદ કાંઈ ઓછું થતું નથી એમ તું તો એમ તને ખબર પડતી નથી એટલે ઠાકોરજી જે શ્રેયસ લગાવે એ મહાપ્રસાદ ક્યારે ઓછો થાય નહીં તો પછી એ પાછા આવ્યા બધા વૈષ્ણવોને બોલાવ્યું તો બધા વૈષ્ણવો પછી આવી ગયા અને મહાપ્રસાદ મહાપ્રસાદ લીધો પછી મહાપ્રસાદ લીધો એના પછી એટલે એવી રીતે પછી મહાપ્રભુજી એટલે પોતાની એમ શક્તિ વધારી એમ માધુદાસના સામે એમ પોતાની એમ શક્તિ બતાવી એમ કે જે એમને કીધું એ એવી રીતે જ થયું પછી એ વાત જ્યારે એમને ખબર પડી કે મહાપ્રભુજી એટલે સાક્ષાત પુરુષોત્તમ છે તો પછી એના પછી એમનો જે વિશ્વાસ એ દ્રઢ થઈ ગયો એના પછી માધવદાસે બધી એટલી જેટલી બધી રીતિઓ હતી પુષ્ટિ માગની બધી એમને મહાપ્રભુજીથી શીખી લીધી તો પછી એવી રીતે સુંદરદાસના સંગથી માધવદાસ પણ ક્રિતા થયા અને એના એટલે ઠાકોરજી પછી એમના સાથે બેઓ સાથે સાનુભાવતા જતાવતા હતા તો એવા ભગવતી હતા સુંદરદાસ એમની વાર્તા એટલે આપણે ક્યાં સુધી કહેવાનું સુંદર સુંદર ચલો સુંદરદાસ માધવદાસ સુંદર આમાં જેમને જે કંઈ પણ પૂછવું હોય કે કંઈ કહેવું હોય તો કહો જે મને આમાં એ વાત સારી લાગી કે સુંદરદાસ અને માધવદાસ ની ઘણી સારી હતી સુંદરદાસ અને માધવદાસ હંમેશા એકબીજા માટે વિચારતા હતા સાચી વાત છે એટલે મનામાં એ વાત સારી લાગી કે માધવદાસ પીર પર વિશ્વાસ કરતા હતા તો પણ શ્રી આચાર્યજીએ તેમને શરણ લઈ લીધો એમનો આશ્રય અન્ય આશ્રય છોડાવીને શરણે લીધા હો જી જી એટલે મહાપ્રભુજીએ જોયું કે જીવ દૈવી છે પરંતુ એના પિતાનો દુસંગ લાગેલો અને પિતાએ પરંપરામાં એને પીરની સેવા આપી એટલે બિચારો એ કરતો રહ્યો એટલે પરંપરાનો માર્યો એ ઊંધા માર્ગે ચડી ગયો છે એટલે જ્યારે એને શ્રી મહાપ્રભુજી જોયું કે આ દૈવી જીવ છે તો સંકલ્પ કર્યો કે હવે આને કોઈ પણ રીતે પ્રભુના શરણે લઈ જવો છે એટલે શ્રી મહાપ્રભુજીએ ચમત્કાર બતાવી અને એ રીતે એમને શરણે લીધા મને આમાં એવા સારી લાગી કે ઠાકોરજીના સેવકે માધવદાસ ને આવીને માર્યો તો પછી એ કહ્યું કે મારી ભૂલ શું છે તો એ સેવકે કીધું કે મહાપ્રભુજી ભગવત સ્વરૂપ છે અને તેને તે આવું કીધું તો તે બીજા દિવસે સવારના પોરમાં મહાપ્રભુજી પાસે જઈને ક્ષમા માંગી જે જે મને આમાં એ વાત સારી લાગી કે જ્યારે જ્યારે એટલે સંતદાસ હતા એમને એમની જયારે ખબર પડી કે એ પીરના એટલે એમ એમને ભોગ આપે છે તો પછી એમને એમને એવું ના થયું કે આ તો મારા મારા મારા રિલિજિયન નો છે તો બી બીજાનું કરે તો પછી હું આની મદદ નહીં કરું પણ પછી એમને એને મહાપ્રભુજીના બારામાં કીધું અને જે આમાં જે માધવદાસ છે એમને જેવું કામ કર્યું એમને એમને એવો જ નતીજો મળ્યો કે એમને પી જોડે ભોગ ધરા અને અને પછી કીધું કે મને તો આજે કોઈ ખાવાનું ના મળ્યું તો પછી એમને કીધું કે પછી અહીંયા ક્યારે આવતા નહીં તો પછી એમને પીઠનો સહાય લીધું તો પછી એમને એવું નથી જો મળ્યું બધા આચાર્યજીના વૈષ્ણવ એમને માર્યું છે હા ઠાકોરજીના સેવકો આચાર્યજીના વૈષ્ણવો નહીં ઠાકોરજીના અનુચરો હતા વિષ્ણુદૂત એમણે એમને પીટ્યો જે મને એ સારું લાગ્યું કે એમ જયારે માધવદાસે મહાપ્રભુ તેને એવી રીતે કીધું કે કે તમે જે આજે પધાર્યા છો એટલે ઠાકોરજીએ કાંઈ આરોગ્ય નહીં તો એના લીધે પછી એમને દંડ મળ્યો અને પછી દંડ મળ્યો તો એમને ભૂલની સમજ પડી એટલે એમને એવું સમજમાં આવ્યું કે મહાપ્રભુજીનો મહાત્મ્ય એમને સમજમાં આવી ગયું એટલે પછી ભૂલ જ્યારે એમને સમજમાં આવી એટલે પછી મહાપ્રભુજીના શરણે ગયા સુંદર જે મનામાં એ પણ વાત સારી લાગી કે શ્રી આચાર્ય જે નક્કી કરેલું કે આમને હું સેવક કરી શકતો એટલે એ ક્યારે કોઈ દિવસ હટતા નથી એટલે એમને પછી છેલ્લે એવું ના કહી કહેલું કે સારું ચાલશે એટલે બહુ શ્રેષ્ઠ કહેવાય સાચી વાત છે જે મને આમાં એ પણ વાત સારી લાગી કે જે એને માનતા હતા પણ એને આ મહાપ્રભુજી ઉપર પણ ઘણો વિશ્વાસ હતો જે જે મને પનવા સારી લાગી કે શ્રી આચાર્યજીએ ખાલી એમને દીક્ષા ના આપી પણ ઠાકોરજીનું મહાત્મ્ય બી દેખાડ્યું એટલે એમને ખબર પડે કે ઠાકોરજી કેટલા શ્રેષ્ઠ છે આ વાર્તામાં કોઈને પ્રશ્ન નથી નહીં પ્રેત હતો ત્યારે ભગવાન નતા બિરાજતા ત્યાં બતાવો ભગવાન તો ત્યારે ત્યાં બિરાજતા જ હતા ઠાકોરજી નું સ્વરૂપ બિરાજતું હતું પણ બિરાજતું તો ઠાકોરજી નું સ્વરૂપ જ હતું પણ માધવદાસે ખાલી પીર નું સ્મરણ કર્યું એટલે એ ખાલી બધા લોકોને દેખાડવા માટે જે જે ખાલી ઠાકોરજી નું સ્વરૂપ ઘરે પધરાવી પધરાવી રાખ્યું હતું એટલે એમને સાચે દિલજી ની સેવા નતા કરતા એ પીર માં જ માનતા હતા સમજાયું જી જી જી એ તો ખાલી એમ જ એમણે ડમી બેસાડ્યા હતા ડમી એટલે ખાલી ઢીંગલા માફક એમ રમકડું હોય ને એવી રીતે શોકેસમાં કેમ હોય તેવી રીતે અને સ્મરણ તો એ પીરનું કરતો હતો તો પછી ત્યાં ઠાકોરજી શા માટે પોતાના સ્વરૂપથી પ્રકટ થઈને સેવા સ્વીકારે એની પણ આ તો શ્રી મહાપ્રભુજી પધાર્યા જે દિવસે તે દિવસે પીર ના આવી શક્યો અને શ્રી મહાપ્રભુજીના કારણે બધું વ્યવસ્થિત થઈ ગયું ચલો તો આજે અહિયાં રાખીએ કાલે આપણે બીજી ઓર સુંદર વાર્તા છે એ કરીશું બેન પ્રણામ પ્રણામ પ્રણામ પ્રણામ